એવું લાગે પોતાની બુદ્ધિ થી એવું લાગે બધા માફ કરી જતો એવું લાગે ક્ષેત્ર શ્રીમુદર સ્વામી આ બધી વાત તો બુદ્ધિ થી પર છે ને બુદ્ધિ થી ચકાસવા જાય તો ખ્યાતિ હા કઈ વળે નહીં અને આ જ્ઞાન જ બુદ્ધિ ને ઘડતો નથી પછી તમે બુદ્ધિ શીખતા છે જ નહીં વાત જ પકડી શકો છો અને ફળ ઉત્પન્ન થાય છે તે પછી એવું નથી હોતું કે પછી મેજિક ના જેવું કે જતું રહે પછી એવું તેવું નથી હતું નિરંતર સંયમ વધતો જ જાય સંયમ પરિણામ વધતા જ વધતા જાય સંયમ પરિણામ શરૂઆત થી મારી સંયમ પરિણામ પૂરા થયા નમો સંયમ પરિણામ ના પૈસા જોઈએ બરાબર કરતા આધાર મોટી હોય અનુભવાય જાય માલ જે ભરેલી કાઢી જે પુરણ થયેલી છે તે ગલન થઈ જાય જેમ જેમ ગલન થાય તેમ સંયમ ભરે હું ગલન પૂરું થઈ ગયું સાચી સંયમ ભરણ થઈ જ્ઞાને આપણે ખ્યાલમાં છે વાંચવું ઉપર નહીં એવું કરવું પડે નહીં ખ્યાલમાં છે ખ્યાલમાં જ આપણે ખ્યાલમાં રહેવું શું કરવાનું રહેશે ખ્યાલમાં આનો અંદર શું પરિણામ થાય છે આ બોલીએ તારે એકદમ પૂરી જાગૃતિ આવે તારે એકદમ પૂરી જાગૃતિ આવે છે આ બોલીએ છીએ જાગૃતિ આવે આનંદ ઉતરે આનંદ ઉતરે બાકી બધી બહુ બોલીએ છીએ આ બધા મંત્રો બોલીએ છીએ બધું બોલીએ છીએ પણ મંત્રો મંત્રો જગ્યાએ ને આપણે આપી જગ્યાએ અને આ પોતે પોતે જ પોતાના માટે જ બોલી રહ્યો જાગૃતિ આનંદ એટલે બહુ મોટું આશ્ચર્ય કે આ તો મારા જાહેર નથી આવે આવું આશ્ચર્ય બરોબર દર્દીઓ બોલશે મને વગર ઓળખે બોલે છે ત્યાં કરી કોઈ દુકાન આપણે કહીએ કે આટલું મારું પેલું માન અમુક અને આ તો કેટલા કેટલા બધું પોતાને ભય લાગે એટલે રજા થાય કે રજા થાય એટલે એટલે કરવું કે ચાર પાંચ ત્યાં સુખ સિવાય ત્યાં વડાલા બપોરે કર્યો ગઈકાલે પંડિત કહેતા હતા ને તો તમને એવું થઈ જતું તમને રોજ આખો દર દાદા હું અહીંયા આવતો નથી હમણાંનો પણ દર્શન તો રહ્યા જ કરે કન્ટિન્યુ અવાતું નથી પણ પીલો વધી જાય કરે ને ત્યારે પછી બધું ગભરાવું નહીં કે ફાઇલો કેમ વધી દાદા અહીંયા આવવું હોય ને તો હજાર વિઘ્નો આવે દાદા પર સત્સંગમાં આવવું ને હજાર વિઘ્નો આવે અને સિનેમા જોવા જવું હોય ને સિનેમા જોવા તો ઓફિસ માં કોઈ મળવા આવે ને તરત જ ટાઈમ મળી જાય એ આ બધા <laughs> કામ માં બધું એટલે દાઉન નો ફેર છે ને સાચીદાર બની જાય પાયા શું પૂછવા આવે છે અને આ વેકેશન ની અંદર આઠ દસ દિવસ નો અમારો જે પેલો વ્યવહારનો કાર્યક્રમ છે તે થવાનો છે એટલે બાવીસ ની તારીખ થી તે ત્રીસ ની તારીખ સુધી હું દરેક ચીજ પ્રાપ્ત રહી ન હોય ત્યારે સમજાય ને સમજાય આ પાણી છે હવા છે ન હોય તો ખબર પડે હા તો ખબર પડે મદ્રાસ બુમા બૂમ કરે પાણી નથી આપણે ઉમરે જરા શાંતિ સમજાય એમ શા માટે પાણી બોલો જરૂરિયાત પૂરતું આગળ

તમારા પોતામાં શું જોઈ પછી કરવા નવસ પાણી નહીં મળે મારે વ્યાજબી રીતે વાપરો તો ભલે ફ્રી ઓફ કોસ્ટ હોય વ્યાજબી રીતે પછી ભાઈ ચીજ બગાડે ગુજરાતની ચીજ કેવી રીતે બગાડે માટે બગાડવાનું કઈ કરતો નથી એવો જે નિરંતર વિકાસ એવો કરતો નથી અને હું કરું છું નિરંતર કાર્ય હું કરું છું એક મિત્ર નથી કરું છું એ ભાન વિચાર હું કરતો નથી એ ભાન જે કઈ પણ કરવામાં આવે કઈ પણ એટલે ગમે પાડું કેમ કે બેન દયાનંદ બહુ ખરાબ કરતા આ બાજુ ના બહુ સારું આ લોકો સાહેબ ના થાય ચર્ચા કરે છે અમે કરે કેટલાક ના પોત થાય કેટલાક વિરોધ કરે વ્યાપારી અજ્ઞાન કરીને ભાવ કર્મનો કલ્યાણ હોય ત્યાં સુધી ભાવ કર્મ કરતા છે તમને ભાવ ભાવ કર્મ નહીં કરતા તમારો ભાવ જ ના હોય ત્યાં ભાવ અજ્ઞાન હોય તો નથી હોય પછી ભાવ જ ના હોય ભાવ કર્મ એટલે અજ્ઞાની કરતા કરો પણ તે સ્વતંત્ર વિચારથી નહીં પાલાને જોઈ શકે પાલાને જોઈ શકે સ્વાતંત્ર તો કઈ કરતા છે કોઈ કરતા નહીં કોઈ વસ્તુ કરતા નૈમિતિક રીતે કરતા કોઈ એનો માલિક નથી બનાવનાર નથી રિસ્પોન્સિબલ કોઈ નથી ખરેખર વ્યવસ્થિત પણ કરતા નથી આપણે નામ દઈએ કે આ વ્યવસ્થિત પંદરમી જૂન પવન આમથી તો બંધાવો બારણા જેવો બધા દેવો થોડો બધા જેવો ભેગા થાય એ બધે ભેગા કરી આપે ભેગા કરી આપે પદ્ધતિ આપણે એમના કહ્યું ને એ નહીં સમજાયું જયંતિભાઈ કરીએ છીએ આપણા પોતાના સંતાન નિકાળો નથી કરતા પાછલા કરનાર આટલા કરવા દબાણ થઈ ગયું વડાપ્રધાન આ કર્યું આવું ઊંધું થતું હોય પણ પાર્લામેન્ટ પૂછીને કરેલું એટલે બોલે કોઈ રિસ્પોન્સિબલ નથી પારણ છે એની કલ્પના દ્રવ્ય કર્મ તો કરતા છે જ નહીં દ્રવ્ય કર્મ ભાવ કર્મ પરિણામ પરીક્ષા પરીક્ષા નો કરતા તેના વિસર્જન કરતા રહી છે ખરો કરતા તો ભાવ કર્મ ને એમ કે ખરો કરતા તો ભાવ કર્મ ને એમ કે ટૂંકમાં હોય સારા પુણ્ય વિચારો પુણ્ય વિચારો દુબળું કરવાનો છે પાપ નો વિચાર ના કરવાનો છે ભરોસો થઈ જાય એટલે ભાવ કરવા આપણા કેવી રીતે છૂટે જગત સરળ સ્વરૂપે છે ફક્ત ભાવ પ્રભાવી થતા પ્રશ્નો જો ભાવથી બંધાય તો ભાવથી છૂટે તો કર્મ પરિણામ રૂપકમાં કેમ આવે રૂપકમાં કેમ આવે જે ભાવ સભ્ય રૂપે પરિણામ ન પામ્યું હોય જે ભાવ સભ્ય રૂપે પરિણામ ના પામ્યું એ ભાવ ખીચડી જાય હા પણ જે સભ્ય રૂપે પરિણામ પામ્યું એનું પણ મળે સભ્ય રૂપે પરિણામ ભાવ એટલે કોણ જે કોણ કારણ કેવાથી પરિણામ ઉત્પન્ન થઈ જાય ગ્રામ સુધી પરિણામ ઉત્પન્ન થયું નથી એ તારણો ના થઈ ના શીખે કાળજી કરો ના થઈ ગઈ એવું ના જ ના રૂપક મારે ભોગવવું કોઝિસ માં ફેરફાર થાય એ ફેરફાર ના થાય બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન રૂપક માં આવે તે કરી ના શકાય આવતા એનું આવી ગયું આવતા પહેલા જ્યાં બહુ દૂધ થોડા ભાવ ના થાય એટલા ઉડાવી જાય બાકી બધાના ફોટો કાઢીને થઈ ગયેલો પછી આ વસ્તુ આવે દેખાવ અને એ પછી એમાં ફેરફાર નથી ફેરફાર નથી બીજો દાન પુણ્યા નું જે કોઈ છે એવું બધું છે દાન એ પુણ્ય છે દાન કરવું એટલે આગલા વસ્તુ નું પરિણામ છે દાન કરે એ આગલા આગલું જે આપણા કર્મોનું પરિણામ છે દાન કરે છે દાન થઈ રહ્યું છે આપણાથી એ આગળ પરિણામ છે ને આગળ આગળ નો કોઝ છે ને એ કયો કોઝ પુણે નો બંધ પુણે નો પાલ કે પુણે નું પાલ પુણે નું પુણે આ લોકો જે રહ્યા છે અત્યારે આ પુણ્ય ભોગી રહ્યા છે બધા એ પંચાણું ટકા છે પાપાળું બધી પુણ્ય છે પંચાણું ટકા પુનર્વૃત્તિ લોકો આ કેવું પડે ગાડીઓ મોટરો ધર્મ અંતર આખો તારે ધર્મ ના વિચારો માણસો નીકળી એટલે આ પુણ્ય છે ને બીજું બીજું છે તે પાપ વધતા નથી માટે પુણ્યાનું પુણ્ય પુણ્યાનું પુણ્ય

એ ચડાવવાનો સલાહ તમારે લખવી જોઈએ છે લખવી જોઈએ છે પાપનું બંધન છે લક્ષ્મી તો આવી પડેલી બપોર આવી પડેલું ખોરવાના છે કારણ કે બીજાને ખોટા ઓછા કરવા છે બીજાને ખોટા ઓછા થાય અવાજ ત્યારે બીજાનો ખોટા ઓછો થાય તો પાપા નું છે શું છે કદાચ કોઈ ભગવાન કરે એ તો બખવું ઇફેક્ટ આવી શું ભોગવી દઉં કોનું ભોગવી લઉં પાણ આપણું ભોગવાની ઈચ્છાઓ આખો ધર્મ છે એ કુંડ પાપ જ સમજાય છે તો એ ભેગા થવા એ છે પણ છેડે કોઈ વસ્તુ પાપાનું મંદિર પુણ્યનું મંદિર પાપ પુણ્યનું મંદિર પાપ પાપ છે પરિવારે કોણ દેવાનું થાય છે પુણ્ય પૂછે છે કે નોકરીમાં હોય એટલે પુણ્ય બાંધે નોકરીમાં ઘડી પ્રજામાં હોય સારા કરવાના વસ્તુઓ પૂરતી હોય આડી લાવવાના પૈસા ન હોય

કુલ જે રૂપ છે તેમાં સત્તો વિભાગ પણ બંધક છે અને ગરરૂપ છે પછી તેનો ભેદ શા માટે દાદા કોઈ દાન કરે કે સટ્ટામાં ગુમાવે કે કમાય આપણે એમ કે છે કે આ ઘટામાં ગયું અને આ નથી ગયું તો બંને ગલન સ્વરૂપ છે એ કે તે કોઈ દાન કરે દાન કરે પછી સટ્ટામાં કમાય દાન કરે સટ્ટામાં કમાય કે જુગારથી કમાય તો એ બધું ગટરમાં ગયું એમ આપણે કહે છે ને જ્ઞાન સ્વરૂપ આપડે બધા કરે પાપ દાન કરવું એ પણ આમ તો છે ને એના આગલા ભાવ નું કરવું એ પણ આગલા આગલા ભાવ ગલન જ છે ને હા ગલન કરવું પણ તે આપણે માટે ગલન આપણે મહાત્મા માટે એ લોકોને પણ આમ તો ઇફેક્ટ જ છે ને કોઈ એ પણ પડી જાય ભોગવતા ને તો પુણ્ય તમારે નિકાલી પાડો આપણે નિકાલી પાડો આપણું હોય તો પૂર્વ કર્મ ના કારણે અંતરાય હોય તો એ અંતરાય દૂર કરવા માટે કોઈ શોર્ટકટ ખરો નિશ્ચય નિશ્ચય નિશ્ચય બળ છે તે નિશ્ચય બળ એટલે પાછો અહંકાર આવ્યો કે નહીં નિશ્ચયમાં નિશ્ચય અહંકાર વગર નિશ્ચય થાય ને નિશ્ચય નિશ્ચય બળ નિશ્ચય બળ ઉગાડી વાગે ચાલુ ના એ તમારે ઉગાડ્યા ઉગાડી વાગે ગાડી વાગે આ બીજા બંધ વાગે કરે ને આ નિશ્ચય નિશ્ચય પ્રયાસ કરે પ્રયાસ એવું ના ભવે હું આવી અને આ બોલ જાગ્રત દર્શન તરફ થઈ રહ્યું છે એટલે બહુ આપણે વ્યાખ્યાત કરવાની જરૂર નથી લાખો અવતાર જે પ્રાપ્તિ નથી થાય એવી એકાદ અવતાર માટે શા માટે ઉતારી કરી હા ભેગા વધુ ડેવલપ કે વધુ નહીં હા વધુ ડેવલપ વધુ જાગૃત પણ તે સંસ્થાની જાગૃતિ નથી આ જાગૃતિ જાગૃતિ ગઈ પેલી જાગૃતિ જાગૃતિ બધા નુકસાન કરે બધા ભગવાન કહ્યું કે જાગૃતિ ને જાગૃતિ કરીએ છઠ્ઠું આપણે જણાવ્યું કે બુદ્ધિ બગડતી દેખાય એ ખરાબ એ લોકો માટે છે અને આપણે માટે આમ સમજવું ત્યાં બુદ્ધિ થોડી બગડવા હોય છે એટલે આપણે જલ્દી ચિત્ર આવશે તો આપણે તૈયારી રાખી ખરાબ હા તૈયારી એ સમજાવી નથી હું ચૂક્યો સમય શુદ્ધ ઉપયોગ અમારા જસુભાઈ સાથે હમણાં થોડીક ચર્ચા વિચારણા થઈ હમણાં જસુભાઈ સાથે કે સત્સંગ થયેલો એમાં એના પછીની એક વાત આવે છે એના પછી કઈ લખ્યું છે એ બાબતમાં જસુભાઈ સાથે કે સત્સંગ થયેલો સમયે સમયે શુદ્ધ ઉપયોગમાં રહેવું એટલે સમજતા સમજતા આપણને હોય નહીં જાડો સમય હોય કાળ જાડો સમય પ્રાપ્ત ના પણ નહીં અંદર સમયમાં બધું આવી જાય ને આવી જાય અશુદ્ધ રોગ જ થાય છે થાય જે કાળ સારું કે જાય જે કાર સાત રૂપે જાય તે તમે ચાલે ઉપયોગ એક સમયે એક જ ઠેકાણે હોય તો સત્તા હજાર જગત નો પ્રયોગમાં કેમ થતું હોય છે તે સમજાવશે સત્તા હજાર ઉપયોગ હોતા જ નથી એક જ ઉપયોગ એક ચર્ચા સો જગ્યાએ કેવી રીતે એનું કેવી રીતે રહે એક જ સાથે સેંકડો જગ્યાએ એનું મન રહે થતા વધારે તો એ કેવી રીતે બને એમ કે ગજર આપનાર સોળ અવતાર સોળ સોળ સોળ આપડે ત્યાં ભિખારીઓ એ બધા હોય તેને અષ્ટાવધાની કે છે અષ્ટાવધાની અષ્ટાવધાની કુટુંબ આવી કે છે ગજા ઉપર દ્રષ્ટિ પડે બાપુ છે કાપી ને બીજો અર્ધન દેખાય ત્યારે નીકળવું છે બે દરવાજે ત્યાંથી દેખાય આગળ દર્શન ઉપર શું કરવું છે ત્યાંથી કઈ નંબર નીકળવું છે ત્યાંથી બહાર નીકળવું શું કરવું છે સ્કોર પસંદ આવતા રહેતા થાય પોલીસ વાળા દેખાતા ત્યાં આગળ શું આવ્યા બધા સ્કોર પસંદ આવતા માણસે બેઠા બધા એમને ઓળખાય હા અવધાન એટલે ખ્યાલ આ હોય એ વખતે ઉપયોગ ક્યાં હોય એમ કે એ એમ જ ઉપયોગ હોય બીજા ત્યાં એ અવધાન ના પ્રયોગમાં જ ઉપયોગ હોય જરૂર કારણ ભાવ તેમાંથી કયો ફેક્ટર મહાત્મા વિશેષ કરીને અંતર્મુખ થાય સ્વક્ષેત્ર સ્વક્ષેત્રમાં આવ્યા સ્વક્ષેત્રમાં બરોબર સ્વક્ષેત્રમાં હતા અને ફેરફાર થાય છે એ દરેક એટલે પુરા અવતાર જે બાળક વાર હોય એ પ્રકરણ થયા કરે કેવું જરૂર ફેરફાર થાય છે તો બની ગયેલી વસ્તુ અગિયારમું ડેવલપમેન્ટ અને ઘણા ભાગને કમાઈ ગણાય નહીં ડેવલપમેન્ટ કામને ખાસ જરૂર કરો ડેવલપમેન્ટ ઘણા ભાવની કમાઈ છે ઘણા ભાવની કમાઈ ડેવલપમેન્ટ ને સર્વજ્ઞતા વચ્ચે પ્રેફર કરું છે કે એ ડેવલપમેન્ટ ને સર્વજ્ઞ તરફ લઈ જઈ આ ડેવલપમેન્ટ કરીને ખાસ સંબંધ કરો કર્મ લગત ડેવલપમેન્ટ હોય જ નહીં દસમા મહિનો ડેવલપમેન્ટ હોય તો દસમા મહિના કર્મ હોય અગિયારમો મહિનો ડેવલપમેન્ટ હોય તો અગિયારમો મહિનો ડેવલપમેન્ટ જોડે હોય કર્મ હોય ગમે તે માર્ગમાં હોય કર્મ હોય કારણ કે ભયથી પણ તૂટવાનું જ્ઞાની પુરુષ તથા શિક્ષકો જ્ઞાન સ્વરૂપે આવે છે અમને ભય થયો ગ્રેજ્યુઅલ હોય કે વિસ્ફોટ રૂપે હોય હોય કે વિસ્ફોટ હોય ગ્રેજ્યુએટ ઈશ્વર તો અનંત અવતારની કમાણી કરે થયો ને અને અમને ગ્રેજ્યુએટ આપડે મોક્ષ સાથે કામ છે ને આ કામ મારે મોટની જરૂર હતી મારે બીજી જરૂર નથી આ વેપારી કઈ વર્મન જેવો તેવો પણ એ વિસ્ફોટ અમારા માટે થયો ને આવી ને જબરદસ્ત પુણ્ય કે હા એ લોકો સંભળા પૂછતા તો સંભળા મહેનત કરી કરી મારે કરી <laughs> મહેનત કરી કરીને અમારો ધર્મ નીકળી ગયો પછી જ્ઞાની પુરુષ નો સન્મુખ થયા ને બરોબર છે પણ મારું ને એટલે હું તમને વધારે કરવી પડે છે પુણ્ય અમે ભોગવે વેપાર કરતા વેપાર કરતા બસો બેસતા ગાડીઓ બેસતા

નોર્મલ ઇઝ નોટ બંને ફીવર છે નાઇન્ટી સેવન એ ફીરિયર એ ડાક્ટર કે શરીર ટાળું પડી જાય છે એમ કે શરીર ટાળું પડે છે જ્ઞાની પુરુષ ના તંત્ર પણ રહે એવો વિતરાગ હોય છે વિતરાગ ના કહેવાય પણ એમને ધારણા સારી છે કે હું મોક્ષે જવું છે ને મોક્ષે જવું છે એમને અને લોકોને મોક્ષમાં હેલ્પ કરી સારી ઊંચી ભાવના હા મિત્રા કોઈ હેલ્પ ના કરે મિત્રા હેલ્પ ના કરે બરોબર એમને શાસન દેવ દેવીઓ જે છે એ પણ એ તો વિતરાક તો હોય જ ને વિતરાક તો હોય જ ને પણ બહુ ઊંચા પ્રકારના હોય દેવ દેવીઓ ત્યાં વિતરાક હોય જ નહીં સંકિત એ વિતરાક હોય સંકિતી હોય એ વિતરાક હા બધું રાગ હવે તમે સંપર્કમાં આવી શકીએ આવી સંપર્કમાં આવ્યા કરતા દર્શન કરવા સંપર્કમાં આવો ને તો એક દર ખૂટે થઈ જાય એક અપાય જાય નહીં થાય શું સ્વીકાર્ય નહીં હશે એને કાર્ય નહીં બરોબર પુસ્તકમાં હાથવું પડે બધું પડે જેટલું બધું હાથે આપી નાખો નાની ને બહુ સાચવું પડે ને જબરદસ્ત એ જીશું જોઈએ એ બધું જોઈએ પણ બધું આ એમ થાય ને તે બોલો હતી રાત્રે બોલેલો ત્યાં ગયા વ્રત મારી જયાબેન કે હું પાપી નથી હું નથી આવે પારનાર જતો રહેતો પારનાર રજા લેતી દીધી આ નિકાલી બાબતો નિકાલી બાબતો સરળ કરી આપ્યું દાદા એ બધું સરળ કરી આપ્યું બધું સરળ કરી આપ્યું મારી આજ્ઞા માં પોતાનું ના નાખે આજ્ઞા આપણી આજ્ઞામાં બરોબર એવું છે પોતાનું કઈ દાખલ બી ના નાખે બરોબર કારણ કે કોમ દાખલ વાળી કોમ ના પડે કોમ કોમ દાખલ વાળી કોમ કોમ દાખલ વાળી બીજા બધા કરે અમાર ના કરે ને બહુ ત્યાં નિરંતર તમારી આપનારું જ્ઞાન છે સંસાર કરે સંસારનું વિકલ્પ નીકળવું આ નિર્વિકલ્પ જ્ઞાન છે અત્યારે તમારે ભગવાને સ્વીકાર કરી નહીં નીકળવી છે જયારે સંકલ્પિકલ્પ જેવા છે પણ અમે તમારી સાથે જ રાખો ને કાયમ જે કહે છે કે તમારી સાથે જ કાયમ રાખો અમને એમ કે છે તમારી સાથે જ કાયમ રાખો અમને મારો નથી <laughs> આ લોકો કામ કરવા તૈયાર છે પણ કોઈ કામ થયું નથી કામ થશે લાગી એવું નથી આપણે ના કરે અત્યારે ના કહેતો હતો ના કરી રહ્યો પણ હવે બધા કહે ના આપણે જોઈ છે આવું તો આ વખત ના કાર્ય કરે કારણ ઉંમર વચ્ચે નથી એટલે જોઈએ મારી ઈચ્છા તો બધા માણસો નું કારણ લાગે હા નથી ધરાવવાનો જ્ઞાન જ્ઞાન વાળા ધનતરી નથી

અને દાદા તમે કહો કે આજ્ઞા એના માટે અમે તમારા પાસે શક્તિ માંગીએ મનમાં વિચાર તો શક્તિ મળે ખરી જોડે રહેવું ઉત્તમ જોડે રહેવું ઉત્તમ બેન કે છે કે આપની આજ્ઞા પાળવાના માટે અમે મનમાં આમ આપની આરાધના કરીએ કે અમને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો આજ્ઞા પાળવા માટે તો અમને શક્તિ મળે કરી મળે જે માગે આજ્ઞા રસ્તો દેખાય અને પાંચ આજ્ઞા

અજાગ્રત જાગૃત કરે છે જાગૃત આ બહુ બહુ કરતા પણ કેટલા બીજા અવતાર પણ એમ કરતા કરતા કોઈ સાચી વાત મળી આવે ખર્ચો ના ખાતો આવી બેન પૂછે છે કે આપની આજ્ઞા પાડવામાં આપની આજ્ઞા જે પાડવાની હોય એમાં ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ ની અમને ખબર પડે ખરી બધું હિસાબ ખબર પડે આપડે ખબર ના પડે કઢી બગડી કઢી બગડી ખબર પડે એટલે ના પાડે સ્વાદે શું કરું ઓછી બાય કરવા છે ને કરનાર છે આદમી ઓછી બાય કરવા પણ ન પાડવું જોઈએ પણ આપણો મેળે ગયો છે કે અમારે પાડી આવી જોઈએ હા નિશ્ચય ન હોવો જોઈએ ભેગા કરાવે પોતાના જીવનના વાંચતા ધર્માજન ભાવે આવીને એવો અનુભવ થયો બીજો થઈ